ભેદ બુદ્ધિ ભેદ બુદ્ધિ હોય ત્યાં સુધી લાગે હું ચંદુલાલ ને આ રાયચંદ અને મહાવીર જુદા નેમીનાથ જુદા કૃષ્ણ જુદા બધામાં ભેદ લાગે ને જ્ઞાની પુરુષને ભેદ બુદ્ધિ ના હોય એ આત્મ સ્વરૂપમાં રહે અને બધે અભેદ જુએ અમને તો બધાનામાં હું જ બેઠેલો છું એવું રહે રિયલ સ્વરૂપ જાણી લઈએ એટલે અભેદતા આવે વીતરાગો નિષ્પક્ષપાતી હોય તેમને બધામાં અભેદતા લાગે કાળચક્રના આધારે માર ખાખા કરે છે જો જ્ઞાની પુરુષ મળે તો માર ખાવાના ના હોય જ્ઞાની મળે તો ઉકેલ આવે બુદ્ધિ પ્રકાશક ખરી પણ પરપ્રકાશક ઇનડિરેક્ટ લાઇટ છે અરીસામાં સૂર્યના પ્રકાશના એરિયા પડે તેમ જેનો જેટલો મોટો અરીસો એટલો એનો પ્રકાશ પડે કેટલાક તો બેરિસ્ટરો એવા હોય છે જે રોજના હજારો કમાય કારણ કે અરીસો મોટો છે અને કેટલાકનું તો ટટ્ટુએ ના ચાલે બુદ્ધિનું ફળ શું બહુ બુદ્ધિ વધે ત્યારે બુદ્ધુ થઈ જાય અમારામાં નામે બુદ્ધિ ના હોય અમે અબુધ હોઈએ કવિરાજે કહ્યું છે ને કે ભાવનો દ્રવ્યના ઝાળા ખંખેરી જાણ જો અબુધ અધ્યાસે નવનીત અબુધ અધ્યાસ થાય તો એ જાળા ખંખેરાશે બુદ્ધિથી એ જાળા નહીં પડી જાય બુદ્ધિ તો એનું કામ કર્યા કરશે પણ એને વાપરવાની નથી આ તો સાપ હોય ત્યાં બુદ્ધિની લાઇટ ધરીને જુએ તો અજંપો થાય અને વ્યવસ્થિત કહે છે જાને તું તારે કોઈ કશુંએ કરડવાનું નથી તો નિરાકુળતા રહે બુદ્ધિ તો સંસારમાં જ્યાં જ્યાં એની જેટલી જરૂર છે એટલો એનો સહજ પ્રકાશ આપે જ છે અને સંસારનું કામ થઈ જાય છે પણ આ તો વિપરીત બુદ્ધિ વાપરે છે કે વખતે સાપ કરડી જશે તો એ જ ઉપાધિ કરાવે છે સમ્યક બુદ્ધિથી સર્વ દુઃખ કપાય અને વિપરીત બુદ્ધિથી સર્વ દુઃખો ઇન્વાઇટ કરે ત્રણ પ્રકારની બુદ્ધિ એક અવ્યભિચારિણી બુદ્ધિ બીજી વ્યભિચારિણી બુદ્ધિ અને ત્રીજી સમ્યક બુદ્ધિ આ ત્રણ પ્રકારમાં કોઈ અવતારમાં એ જીનના દર્શન કરેલા હોય તેને સમ્યક બુદ્ધિ ઉછરે શુદ્ધ જીનના દર્શન કર્યા હોય અને ત્યાં શ્રદ્ધા બેઠી હોય તો બીજ નક્કામું જતું નથી તેથી અત્યારે સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થાય અને પછી સહજ ભાવે માર્ગ મળી આવે આ કરિયાણાના ગાંધીને બે હજાર રૂપિયા ના આવે તો ઘરાકની સાથે ઝઘડો કરે તે પછી ઘરાક એકાદ ધોલ આપી દે ને ફોજદારી કેસ થાય આ તો હજી રૂપિયા આપ્યા નથી ને ફોજદારી કેસ થાય એટલે કહે હું તો દુઃખી દુઃખી થઈ ગયો આ તો પોતે જ દુઃખને બોલાવે આ દુઃખોને જો ના બોલાવે તો એકે આવે તેમ નથી વિપરીત બુદ્ધિથી જ દુઃખો ઊભા થાય છે વિપરીત બુદ્ધિ એટલે ઊંધી ધારે શાક સમારવું શાક છોલાય નહીં ને આંગળીમાં લોહી નીકળે જેનામાં અક્કલ છે એનો મોક્ષ જ ના થાય જગત જેને અક્કલવાળો કહે છે એ તો બહુ જ કમ અક્કલ છે અક્કલવાળો પોતાની જ ઘોર ખોદે છે એને અમે કમ અક્કલ કહીએ છીએ અમે પોતે જ અક્કલ વગરના છીએ ને અબુધ છીએ અમારામાં છાંટોએ બુદ્ધિ હોય તો બધા ધ્યાન ઊભા થઈ જાય ધંધામાં થાય કે આ પૈસા વધારે લઈ ગયો આણે આમ કર્યું તે જ્ઞાન જ ખલાસ થઈ જાય